આ ના ક્રમમાં કઈ ક્રમ નક્કી કર્યો છે તમે કોણ પ્રસ્તુત કરવાનું છે હા જીજી દંડવત એટલે પહેલા હા જીજી હા કરો શરૂ હા જીજી એટલે આપે જે ક્રમ માટે પૂછ્યું ને તો એના માટે એવો વિચાર કર્યો છે કે માંડવીથી એટલે રાજા કરશે પછી હું કરી લઈશ અહીંયાથી અને પ્રીતિ દલાલ ભરૂચથી પ્રીતિ કરી લેશે સુનિતા હિના વિદ્યાપીઠથી એવી રીતે જોડાશે અને ત્યાર પછી વડોદરાથી તો આવી રીતે એક વિચાર કર્યો છે જેજે એટલે જે એકલા એકલા આપણે જોડાઈએ છીએ તો એ એ લોકો વાંચી લે પછી વિદ્યાપીઠ અને વડોદરા એવી રીતે વિચાર કર્યો છે તો આજે હું અહીંયાથી કરું છું જેજે આવે તો પછી એક દોઢ મહિના પછી થશે એટલે અત્યારે સાજ પૂછું આપણે હા જી ચોક્કસ હવે આજે પાંચમો શ્લોક છે જે આગળ એટલે ભાગવતજીની ભાગવતજીની બીજરૂપતા રૂપતા વૃક્ષપણું અને ફલ ભાગવતજીનું બતાવી અને પછી જે નૈમિષારણ્યમાં સૌનક ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે તેની તેનું બતાવી અને હવે વક્તાનો અહીંયા સમાગમ બતાવે છે નીચેના શ્લોકમાં વક્તાનો સમાગમ કહે છે ત એકદા તુ મુનય પ્રાતર્હુત હુતાગ્નય તત્કૃતમ સૂતમ આસીનમ પ્રચ્છુ ઇદમ આદરાત એક સમય પ્રાતઃકાલે હોમેલા અગ્નિઓમાં હોમ કરેલા તે મુનિઓએ તો સત્કાર કરેલા બેઠેલા સુતને આ આદરથી પૂછ્યું આ યજ્ઞ પૂર્ણ થવાનો કાલ અથવા ક્રિયા કરવાનો સમય હતો સદા કરવાના અથવા અમુક પ્રસંગે કરવાના સર્વ હોમો કરીને ભગવાનની કથાનું શ્રવણ કરવા ઋષિઓ નવરા થયા એમ પ્રાતઃકાલે હોમ કરેલો અગ્નિમાં હોમ કરેલા વિશેષણથી કહેલું છે એટલે અહીંયા જે પ્રાતર્હુત હુતાગ્નયઃ કહ્યું એનાથી કહી રહ્યા છે કે જે પ્રાતઃકાળમાં હોમ કરેલા અગ્નિમાં હોમ કર્મા માટે એવું જે વિશેષણ મુનિઓ માટે વાપર્યું એ અહીંયા પ્રાતર્હુત હુતાગણ નથી કહ્યું એક સમય એટલે એકદા જે કહ્યું એનાથી એક સમય શબ્દથી હરિની કથાના ગીત ગાવાનો સમય કહેલો છે તેવા સમયે જ સૂત વગેરે આવ્યા છે મુનિઓ શબ્દથી અલૌકિક જ્ઞાન હોવાનું કહેલ છે જે જ્ઞાનને લીધે તેમને સૂતને તેમણે સૂતને ઓળખ્યા એટલે જે સૌનક ઋષિઓએ છે એમણે સૂતને ઓળખ્યા છે કારણ કે એ મુનિ છે અલૌકિક જ્ઞાનથી યુક્ત છે એ બતાવ્યું અને હવે તે સમયે બીજાઓએ પ્રશ્ન કરેલ ન હતો એમ જણાવવા તે શબ્દ યોજેલ છે એટલે આ જે સમય કર્મનો જે સમય છે એ ત્યાર પછી જ્યારે ભાગવત કથા શ્રવણમાં જોડાયા છે એવા વખતે એટલે સુતજી જ્યારે ત્યાં આવ્યા છે એવા વખતે બીજા કોઈએ ત્યાં કોઈ પ્રશ્ન નથી કર્યો એ બતાવવા માટે તે શબ્દ કહ્યું છે તો એકદા તું મુન્નયમાં જે તે છે તે પ્રાતઃકાલે જ હોમેલા અગ્નિઓ જ ફરીથી હોમ કરેલા છે જેઓના તે પ્રાતઃકાલે હોમેલા અગ્નિઓમાં હોમ કરેલા ઋષિઓએ પૂછ્યું આ આ જે નથી વાત સમજાઈ રહી આમાં વેદનો વિરોધ હા સમાસનો વિગ્રહ કર્યો છે પ્રાતર હુતાગ્નય એટલે શું કે પ્રાતઃકાલમાં બહુવ્રી સમાસ છે એનો વિગ્રહ કર્યો છે બીજું આમાં કંઈ સમજવા જેવું નથી હા એટલે જે જે પ્રાતઃકાલે જ હોમેલા અગ્નિઓ જ ફરીથી હોમ કર્યો એ જે વાત એટલે સવારમાં જે યજ્ઞમાં હોમ કરેલો હોય એમાં જ ફરીથી હોમ કર્યો એવી રીતે એને સમજવાનું એ વાત ના સમજાય ફરીથી એકની એક વાત આવી ને એટલે જી જી આમાં વેદનો વિરોધ હોવાની શંકા ન કરવી કારણ કે તું તો શબ્દથી બીજા પક્ષનો સ્વીકાર કરેલો છે તેમ કરવાનું કારણ મુનિઓનું મનન છે કારણ કે માનવથી કાલના ઉત્તમ ગુણોનું તે જી જી જી કારણ કે મનનથી કાલના ઉત્તમ કારણ કે મનથી કાલના ઉત્તમ ગુણોનું તેમને જ્ઞાન મનન થી કારણ કે મનનથી કાલના ઉત્તમ ગુણોનું તેમને જ્ઞાન થયું તેથી જ ભરોસા વિનાના આ કાર્યમાં એમ આગળ અઢારમા અધ્યાયના બારમા શ્લોકમાં કહેશે એટલે આ જે કર્મ છે એનાથી ભગવત પ્રાપ્તિ અથવા તો આનંદનો આવિર્ભાવ નથી એવું આનાથી સમજાશે સંભાષણ વગેરેથી અથવા બ્રહ્માસન આપીને તેમણે સૂતનો સત્કાર કર્યો એટલે સારા વચનો અને આસન આપી અને સૂતજીનો સત્કાર કર્યો છે પુરાણની કથા કહેનાર સુત ઉગ્ર સવા હતો કારણ કે બ્રાહ્મણોની સભામાં બીજાઓથી બેસાય બીજાઓથી બેસાય નહીં વળી ઊભા રહેલ હોય તે ગભરાય અને તેથી કથામાં અનાદર થાય તેથી તેવું ન હતું એમ જણાવવા બેઠેલા એવો વિશેષણ વાપર્યું છે અહીંયા જે આસીનમ પદ કહ્યું એનાથી આ વાત સમજાય છે ભગવાનની કથાના રસમાં મન ચોંટેલું હોવાથી હું પૂછું હું પૂછું એમ બીજા બધાએ પ્રશ્ન કરેલ હોવાથી પ પ્રચ્છું પૂછ્યું શબ્દ બહુવચનમાં યોજેલો છે એટલે અહીંયા જે આગળ મૂળ શ્લોકની અંદર કહ્યું પપ્રચ્છુઃ એને એ વચન એટલા માટે કહ્યું છે એનું અહીંયા આગળ સમજાવ્યું સૂતને ભગવાનનો આદર હોવાથી અથવા આદરથી સૂતને પૂછ્યું ભગવાનની કથામાં સર્વત્ર અંદરનો ભાવ મુખ્ય છે માત્ર વાક્ય મુખ્ય નથી આ વાત અહીંયા આગળ કે ભગવાનની જે કથા છે એમાં જે વાક્ય જે વચનો ખાલી બોલાઈ રહ્યા છે એ નહીં પણ ભાવ મુખ્ય છે એ વાત બતાવી અને અહીંયા સૂતજી માટે ઉગ્ર સવા સ્રવા પદનો પ્રયોગ કર્યો છે એટલા માટે કે ઉગ્ર શ્રવહ કીર્તિ જેની તેવો હોવાથી બ્રાહ્મણની સભામાં તે બેસવા યોગ્ય છે જેની કીર્તિ વધારે છે એવી એવા છે સુતજી એટલે બ્રાહ્મણની સભામાં બેસવા યોગ્ય છે એટલું આ શ્લોકથી સમજાવ્યું વક્તાનો સમાગમ વક્તાનું આવવું સૂતજીનું જેમને આમાં કંઈ કહેવા પૂછવાનું હોય તો સ્માર્ટ કરીને બોલો નહીં તો આગળ જેમનો કરવાનો હોય જે અહીં એમ કહ્યું ને કે અહીં વેદનો આમાં ઋષિઓએ પૂછ્યું આમાં વેદનો વિરોધ હોવાની શંકા ન કરવી તો જે જે વેદ નો વિરોધ કયા કારણથી થઈ રહ્યો છે તે નહીં સમજાય એ આગળ ટિપ્પણીમાં કહ્યું છે ને કે સૂર્યોદય પછી પંચાવન ઘડી ચાલ્યા જાય ત્યારે પ્રાતકાલ છે અને સવારે જે હોમ કરવાનું છે એ આ પંચાવન ઘડી વીતી ગયા પછી જો હોમ કરવામાં આવે તો એનો નિષેધ છે વેદમાં આ વેદનો વિરોધ છે તેમ છતાં એવું એમણે શા માટે કર્યું તો એટલા માટે કે અહીંયા વૈષ્ણવ કાલનો સ્વીકાર કરેલો છે એ વૈષ્ણવના માટે એટલે ભગવત સેવા કરનારા છે એમના માટે આ કાલનો નિયમ એટલો કઠોર નથી ભગવત કાર્ય સંપન્ન થઈ ગયા પછી અનવસરમાં લૌકિક વૈદિક અન્ય જે કઈ બચેલા કર્મો હોય તે કરવા એમાં એના મુખ્ય કાલનો લોભ થઈ જાય ભગવત કાર્ય કરવા માટે તો પણ વાંધો નહીં જી જી જી જીજે અહીંયા એ કહ્યું કે ઉગ્ર શ્રવા હતો તો એ કોણે કહ્યું છે એમને ઉગ્ર શ્રવાનું સંબોધન કોણે આપ્યું છે એટલે એમાં કીધું ને કે ઉગ્ર શ્રવા છે એટલા માટે બ્રાહ્મણની સભામાં બેસવા યોગ્ય છે એવો ભાવ જણાય છે તો એવો ભાવ એટલે કોઈએ કયો છે આમ એ રીતે એમની પ્રસિદ્ધિ છે એટલે એમની પ્રસિદ્ધિ એવી છે હા જે આગળનો શ્લોક કરું હા કરો ભગવાન છ ગુણો વાળા હોવાથી અહીં ભગવાનના વિષયમાં છ પ્રશ્નો કરવા જોઈએ તે કરવા માટે નીચેના શ્લોકથી આરંભી ત્રણ શ્લોકથી વક્તાનું અભિનંદન કરે છે એટલે પ્રશ્ન પૂછતા પહેલા વક્તાનું અભિનંદન કરે છે ઋષિઓ કહે છે ખલુ પુરાણાની સેતિહાસાની ચાનવ આખ્યાતાન્ય પીધિતાની ધર્મશાસ્ત્રાની જ્ઞાનયુત હે દોષ રહિત તે ખરેખર ઇતિહાસ સહિત પુરાણો અને વળી જે ધર્મશાસ્ત્રો છે તેમનું વ્યાખ્યાન કરેલ છે અને વળી અધ્યયન કરેલું છે એટલે એમને દોષ રહિત કરીને કહે છે કે આપે તો ઇતિહાસ સાથે બધા પુરાણોનું અને ધર્મશાસ્ત્રોનું વ્યાખ્યાન પણ કર્યું છે અને અધ્યયન પણ કરેલું છે ખરેખર શબ્દથી એમ જણાવેલ છે કે આ પ્રશંસા કરી નથી પુરાણો એટલે ભગવાનની કથાઓનો સમૂહ છે એટલે કે એકસો કરોડ વિસ્તાર વાળા એ ભગવાનની કથાઓનો સમૂહ છે તે અથવા ચાર મૂળ સંહિતાઓ સાંખ્ય યોગ પાશુપત અને વૈષ્ણવ સંહિતાઓનું હોવાનું ગણાય છે સૂત શુદ્ર હોય તેને વેદનો અધિકાર ન હોવાથી આ ચાર સંહિતાઓ કઈ જણાય છે અથવા ઇતિહાસ એટલે ભારત ચ અને શબ્દથી ભગવાન સંબંધી ગીતો વગેરે બીજી કથાઓ કહેલી છે સંસ્કૃત વિદ્યાથી ગુજરાન કરતો નથી તેથી હે દોષ રહિત એમ કહેલું છે એટલે એમણે ઇતિહાસમાં ભારત પુરાણોમાં બધી ભગવાનની કથાઓનો સમૂહ છે તે બધી એકસો કરોડ વિસ્તાર વાળી તે અને મૂળ સંહિતાઓ એ બધું મળી અને જે ભગવાન સંબંધી ગીતો છે એ પણ બીજી બધી કથાઓ કહેવી છે સૂત વિદ્યાર્થી ગુજરાન કરતો નથી તેથી હે રોષ રહિત એમ કહેલું છે કારણ કે વિદ્યાર્થી ગુજરાન નથી કરતા વ્યાખ્યાન કરેલું છે અને વળી અધ્યયન કરેલું છે એનો અર્થ એમ થાય છે કે પહેલા અધ્યયન કરી ને પછી વ્યાખ્યાન કર્યું અને પછી ફરી અધ્યયન કર્યું એમ કરવામાં આવે ત્યારે જ સંદેહ રહેતો નથી વળી ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરેલું છે એટલે જે એમણે વ્યાખ્યાન કર્યું ઉપર લખ્યું કે વ્યાખ્યાન કરેલું છે ને પછી અધ્યયન કર્યું તો પહેલા અધ્યયન કરીને પછી વ્યાખ્યાન કર્યું અને પછી ફરી અધ્યયન કર્યું એટલે આમ રિપીટેશન થવાથી એમને સંદેહ રહેતો નથી વળી પણ અધ્યયન કરેલું છે બુદ્ધિવાળા પુરુષોના ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે જીવ અને ઈશ્વરના વિચારથી તે બે પ્રકારે વર્ણવેલા છે એ બાળબોધમાં આપણે જોયું તે પૈકી ઈશ્વરે વિચારેલા ચાર વેદો છે અને જીવે વિચારેલા તો સ્મૃતિમાં ધર્મ નીતિશાસ્ત્રમાં અર્થ વાત્સ્યાયન વિગેરેમાં કામ અને સાંખ્યાયન વિગેરેમાં મોક્ષ છે તે જ્યાં સુધી સર્વ જાણવામાં ન આવે ત્યાં સુધી ભગવાન સંબંધી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી તેવું જ્ઞાન થયું છે તેમ જણાવવા માટે કહે છે કે ધર્મશાસ્ત્રો ઉત અને વળિયાની પ્રસિદ્ધ લૌકિક અર્થશાસ્ત્ર વગેરેનું અધ્યયન એમણે કરેલું છે એટલે એમણે આ બધા ધર્મશાસ્ત્રોનું પણ અધ્યયન કરેલું છે અને આ નીતિશાસ્ત્રનું કામ ને બધું ને મોક્ષ માટે સાખ્યાન વગેરેમાં મોક્ષ એ બધાને જાણ્યા વગર ભગવાન સંબંધી શાસ્ત્રનું જ્ઞાન થતું નથી એટલે એ બધું જ જ્ઞાન એમને છે એમ સમજાવવા માટે ધર્મશાસ્ત્રો પણ એમણે વાંચ્યા છે અને એનું અધ્યયન કરીને વ્યાખ્યાન પણ કરેલું છે એમ આમાં સમજાવ્યું છે એટલે આમાં એમની કોઈ પ્રશંસા નથી કરી પણ એમને કેટલું ઋષિઓ એમનો એ મહાત્મ્ય વર્ણવ્યું છે કે એમને આટલું આટલું અધ્યયન અધ્યયન કરીને વ્યાખ્યાન કરેલું છે હા આમાં કોઈને કંઈક એવું પૂછવું હોય તો સાહસિક કરી અને કહી કરો આગળ જે જે અહીંયા કહ્યું ને કે સૂત વિદ્યાર્થી ગુજરાન કરતો નથી તો આપણને તો ભગવતીમાં એવું જણાય છે કે સૂતજી જે છે એ બધા જે કરી રહ્યા છે એનો એ પૈસા પણ લઈ રહ્યા છે એટલા માટે જ એમને હિંગ પણ કહ્યા છે કથા કરી તો પછી અહીંયા કેમ એવું કહ્યું કે સૂત વિદ્યાર્થી ગુજરાન કરતો નથી એટલે આ વખતે કરી સૌનકજી સાથે ત્યારે એમને નથી લીધા એટલા માટે એવું કહ્યું નહીં એ તો બીજો વિષય છે આ તો વિદ્યા ના ઉપજુવી હોવું એ બ્રાહ્મણ વૃત્તિ છે ને હા ભૂત તો શુદ્ર છે આટલું અધ્યયન હોવા છતાં પણ અને બ્રાહ્મણ સમકક્ષ જ્ઞાન હોવા છતાં પણ એ બ્રાહ્મણ વૃત્તિ નથી કરતા એ અર્થમાં એ નિર્દોષ છે સૂત વૃત્તિ તો કરી જ રહ્યા છે હવે શું કરશું જે જે બરોડાથી કરે છે નહીં તો ખબર નથી કોઈ જોડાયું છે કે નહીં હા જે જે અહીંયાથી છે બધા બધા હા કરો હા જી પરંપરાથી જાણવામાં આવેલા જ શસ્ત્રો સૂતે જાણ્યા છે પરંતુ એ જાણેલા તંત્ર જાણ શસ્ત્રો જાણ્યા નથી એવી શંકા દૂર કરવા માટે નીચેનો શ્લોક કહે છે યાની વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયણ બાદરાયણ અન્ય મુનય સુત પરાવર વિદો વિદુહ જે શાસ્ત્રો જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણ જાણતા અને હેતુ જે પર અને અવરને જાણનારા બીજા મુનિઓ જાણતા તેનું તમે અધ્યયન કર્યું છે ધર્મ અર્થ અને કામ સંબંધી શાસ્ત્રો સૂતની પરંપરાથી પણ જણાય પરંતુ મોક્ષ સંબંધી શાસ્ત્રો તો બ્રહ્મનો જ જાણે તે સંબંધી સૂતનું અજ્ઞાન સંભવે સૂતને તે મોક્ષ શાસ્ત્રનું અજ્ઞાન નથી એમ જણાવવા આ શ્લોકમાં કહે છે વિદામ શ્રેષ્ઠ એટલે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બાદરાયણ જે શાસ્ત્રો જાણતા જાણતા શબ્દોથી સર્વમુખ સંબંધી શાસ્ત્રોનો સમાવેશ કરેલ છે વ્યાસ તે શાસ્ત્રો સૂદને કેમ કહે એવી શંકા થાય તેથી ભગવાન શબ્દ યોજેલ છે ભગવાનમાં સર્વ સંભવે છતાં પણ અધિકારી ન હોય તેને કેમ કહે તેને તે કેમ કહે એવી શંકા થાય તેથી બાદરાયણ કહેલા છે બાદરાયણે ઘણો તપ કરેલ હોવાથી તેને અધિકાર પ્રાપ્ત કરાવવાની શક્તિ તેમનામાં હોવાનું કહે છે એક ગુરુ પાસેથી શીખેલું જ્ઞાન બહુ વધારે હોય નહીં એ વાક્ય પ્રમાણે શુદ્ધ સર્વજ્ઞ નથી એવી શંકા થાય તેથી અને બીજા મુનિઓ મુનિઓ એમ કહેલું છે તેઓ મનન કરવાના સ્વભાવવાળા જ્ઞાનીઓ હતા અજ્ઞાન હોવાથી તેને મોક્ષશાસ્ત્રનો ઉપદેશ કર્યો હશે એમ ન માનવું કારણ કે સુત પ્રસિદ્ધ હતો એમ જણાવવા ફરી તેનું સંબોધન સંબોધન કરેલું છે ત્યારે તેને ઉપદેશ ઉપદેશ કેમ કર્યો એવો પ્રશ્ન થાય તેથી કહે છે કે જે પર અને અવરને જાણનાર જાણતા પર એટલે ઉત્તમ બ્રહ્મા વગેરે અવર એટલે નીચેના આપને વગેરે અથવા પર અને અવર એટલે ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા તેઓ બધાને તે મુનિઓ જાણતા ઈશ્વર ઈચ્છા તેવી સૂતને મોક્ષશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાની હતી અને કાલ તેવો હતો એમ જણાવવા તેનું વચન કહેલું છે આ શ્લોક છે આમાં કોઈને જિજ્ઞાસા અહીંયા જે કહ્યું ને જે કે આજે સૂતજી માટે વાત આવી ને કે અજ્ઞાન એક મિનિટ હા ગુરુ પાસેથી શીખેલું જ્ઞાન બહુ વધારે હોય નહીં એ વાક્ય પ્રમાણે સુત સર્વજ્ઞ નથી એવી શંકા થાય અને બીજા મુનિઓ એમ હા એક ગુરુ પાસેથી એટલે જે આ શંકા અને પછી એનું જે સમાધાન કર્યું ને આ નથી વાત સમજાઈ રહી એટલે એમણે એક પાસેથી નથી શીખ્યું ઘણી બધી જગ્યાએથી શીખ્યું છે એમ અન્ય છે મુનાયા એમ કહ્યું છે ને ના સમજાય આપનો અવાજ કપાઈને આવ્યો એક મિનિટ જજે વિદ્યાપીઠ નો ફોન જરા મ્યુટ કરો બોલી લીધા પછી મ્યુટ કરી લીધા કરો ઉક્તિ એ છે કે એક પાસેથી શીખો તો બહુ વધારે સ્થિર જ્ઞાન પ્રાપ્ત ન થાય તો કેવલ બાદરાયણ પાસેથી એમણે નથી શીખ્યું અન્ય છે મુનયહ બીજા પણ અનેક મુનિઓ પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એટલે જે જે તો પૌરાણિક છે ને તો પૌરાણિક એટલે પુરાણો ને સંબંધિત જ્ઞાન ની વાત છે ને કારણ કે જો બીજું એક પાસેથી જ એમનો અધ્યયન નથી અનેક પાસેથી છે અહીંયા મુદ્દો ખાલી એટલો જ છે હા જી જી અને એક રાયણ અને અન્ય છે મુનય એમ એટલા માટે કે એક પાસેથી શીખ્યા હોય તો એટલી સ્થિરતા ના આવે હા જીજે અને એક જે હમણાં જે પાંચમો અને છઠ્ઠો શ્લોક કર્યો ને એમાં બે વાત એક એમ આવી કે ભગવાનની કથામાં સર્વત્ર અંદરનો ભાવ મુખ્ય છે વાક્ય મુખ્ય નથી અને ત્યાર પછી નીચે છઠ્ઠા શ્લોકની અંદર એમ સમજાવ્યું કે જ્યાં સુધી આ નીતિશાસ્ત્ર છે કામશાસ્ત્ર છે સાંખ્યાયન વગેરેમાં મોક્ષ છે આ જ્યાં સુધી સર્વ જાણવામાં ના આવે ત્યાં સુધી ભગવાન સંબંધી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી તો જે જે આ બે વાત એટલે જો ભગવાનની કથામાં અંદર જે વચનો છે એનો જો ભાવ જ મુખ્ય છે તો પછી આ બીજા બધા શાસ્ત્રોનું જાણીએ ત્યાર પછી જ ભગવત શાસ્ત્ર કે ભગવાન સંબંધી જ્ઞાન સંપૂર્ણ થાય આ બે વાત કેવી રીતે એને સંગતિ કરવાની અસંગત શું છે મને નથી સમજાતું એટલે જે હમણાં જે એમ કહ્યું ને કે ભગવાનની કથામાં સર્વત્ર એટલે વાત શું છે કે મુખ્ય ભગવાનની કથામાં જે પણ વાત એમાં જે અર્થ તાત્પર્ય એનું જે સમજાવવા માંગી રહ્યા છે એ જ એનો ભાવ જે નીકળી રહ્યો છે એ જ મુખ્ય છે તો પછી અહીંયા બીજા બધા શાસ્ત્રોને સમજીએ તો જ એનું ભગવાન સંબંધી શાસ્ત્રનું જ્ઞાન પૂર્ણ થાય એવું કેવી રીતે કારણ કે ભગવાનની કથામાં જો જે એમાં જે સમજાવવામાં આવ્યું છે એ જ જે એમાંનો ભાવ જ મુખ્ય હોય તો પછી આ બીજા બધા શાસ્ત્રોને સમજીએ ત્યારે પછી જઈને આગળ બીજું જ્ઞાન થાય એવું એટલે ભાવ ન સમજાય એમ ત્યાં સુધી આ બધું ન સમજો ત્યાં સુધી કેમ કે આપણી પાસે તો શાસ્ત્ર સિવાય બીજું ભગવાનના વિષયમાં સમજવાનું બીજું સાધન તો છે નહીં ને કઈ ભગવત શાસ્ત્ર નહીં સમજો તો એનો ભાવ કેમ સમજાશે ભાવને સમજવા માટે શાસ્ત્ર સમજવું જોઈએ હા જી જી સમજાયું આગળ કરો છો કોઈ હાજી એક પૂછવું હતું એક મિનિટ પૂછવું હતું કે આમાં એને કહો ને મોક્ષ શાસ્ત્રો આ બધા એમણે બાદરાયણ તથા બીજા બધા મુનિઓ બધા સાથે મળીને એમને મોક્ષ શાસ્ત્રો નું અધ્યયન કર્યું છે એવું કહ્યું ને તો એમાં ઈશ્વર ઈચ્છા જ તેવી સુત ઈશ્વર ઈચ્છા જ તેવી સુતને મોક્ષ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાની તે કાલ તેવો હતો એવું કેમ કહ્યું છે કાલ પણ વાત કરી છે એ તો હવે આગળ આવશે ને કાલ નો આખો સંદર્ભ છે તે આ સમય એવી જાતનો છે જયારે જેમ દ્વાપરાદ ધર્મથી વિપરત્વાદ એમ પ્રમાણે કહ્યું છે અમુક સંધિકાલ યુગના એવા આવે છે કે જે વખતે આદર્શ વ્યવસ્થા શાસ્ત્ર અનુસાર નથી જળવાતી તેમાં પછી આવું બધું પણ ગોલમાલ થયા કરે છે કે ભાઈ સૂત્ર સૂત્ર છે તેમ છતાં પણ મોક્ષ જાય અધિકાર ન હોય છતાં પણ પોતાના સામર્થ્યથી કોઈ કોઈને આપી જાય હાજી એટલે એમાં જણાવ્યું કે બોલો હા અહીં એમ જેમ કહ્યું ને કે મોક્ષ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાની એમ ઈચ્છા હતી એટલે એવો કાલ હતો તો એટલે મોક્ષ શાસ્ત્રનું જ્ઞાન તો એટલે એમને હતું એમ પણ તે કાલ હતો તેઓ તેના માટે એમને આ રીતે વાત કરી એમ એવું સમજવાનું છે હમણાં મેં સમાધાન કર્યું એના સિવાય આ પ્રશ્ન છે હું તમારો પ્રશ્ન સમજ્યો નહીં કઈ પ્રભુની એમ ઈચ્છા હતી કે સૂતને ભલે શૂદ્ર હોવાને કારણે મોક્ષ શાસ્ત્રનો અધ્યયન એ ન કરી શકે તેમ છતાં પણ પ્રભુ એમ ચાહતા હતા કે એને મોક્ષ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય હા જી કરું છે આગળ હવે હા કરો એના શ્લોકથી જે પરિણામ થતું તે કહે છે ગુહ્યમ હે સૌમ્ય તેઓની કૃપાથી તમે તે સર્વ તત્વથી જાણો છો વાળા શિષ્યને ગુરુઓ છૂટું રાખવા યોગ્ય હોય તે પણ કહે છે એ સૌમ્ય સંબોધનથી શિષ્યના ગુણો કહે છે તે શાંત એટલે કે શાંતિવાળા સેવા વગેરે શિષ્યના ગુણો સાધારણ એટલે કે બધાના જેવા હોવા છતાં પણ સૂત્ર અશુભ હોવાથી તેનામાં કૃષ્ણતા વિગેરે સંભવે છે તે જો ન હોય તો બીજા સારા ગુણો તેને પ્રાપ્ત થયા છે એવો અર્થ છે ગયા શ્લોકમાં હેતુ એવું સંબોધન હોવાથી તે સર્વ હા જી નીચેના શ્લોકમાં જે પરિણામ આવશે તે હવે કહે છે કે હે સૌમ્ય એની કૃપાથી બધા તત્વો જે જાણે છે તે શિષ્ય ગુરુને છુપુરક રાખતા હોય તે પણ કહે છે શિષ્યના ગુણો કહે છે શિષ્યના ગુણો કહે છે એવા વિધેય શિષ્યના ગુણો સાધારણ હોવા છતાં પણ સૂત્ર અશુભ હોવાથી તેનામાં કૃતા વિધેય સંભવે છે એટલે કે તેવા વિધેના જે તેના ગુણો સાધારણ હોય છે તે પણ સૂત્ર જે અચૂક છે હોવાથી તેનામાં વૃત્તા વગેરે સંભવે છે તે જો ન હોય તો બીજા સારા ગુણો તેને પ્રાપ્ત થયા છે એવો અર્થ છે અને ગયા શ્લોકમાં ભેદ એવું સંબોધન હોવાથી તે સર્વ એટલે ભેદ સિવાયનું એમ જાણવું ઉપર ચોથી જ્ઞાન નથી એમ જણાવવા સત્વ થી સત્ર યોજે છે જે આ રીતિમાં ખબર ના પડી પેલા જેટલી ખબર પડી એને સ્પષ્ટ કરી દો પછી આગળ વધો ને આ શું કહ્યું અહીંયા સેવા વગેરે ગુણો બધા સાધારણ છે ને જે જે અમારે એવું કહેવા માંગે છે કે શુદ્ર હતો તો એના ક્રૂરતા જેવો એનામાં ગુણ હોવા જોઈએ છતાં શુદ્ધમાં ક્રૂરતા જેવા ગુણો નથી શિષ્યોની શિષ્યોને બી ગુરુ ચૂકવું ગુરુ શિષ્યો જ્યારે પૂછતા હોય તો ગુરુ જાણતા એ શિષ્યને કહેવું જોઈએ એ રીતનું આમાં ભાવ લાગે છે હા બરોબર ગુરુએ ઉપદેશ કરેલો હોવા છતાં અધિકાર ના હોય તેની જ્ઞાન કેમ થાય એવી શંકા થાય તેથી તેઓની કૃપાથી એમ કહેલું છે ગુરુની કૃપાથી સર્વ જ્ઞાન થાય છે એવો અર્થ છે ગુરુએ ઉપદેશ કર્યો હોય તે છતાં જો અધિકાર ના હોય તો એને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એવી શંકા થાય તો તેઓની કૃપાથી એમ કહેલું છે અહીંયા અને ગુરુની કૃપાથી સર્વ જ્ઞાન થાય એવો અર્થ છે અહીંયા એ તો ગુણ ને અધિકાર નથી ને એટલે આગળના શ્લોક માં કહ્યું ને કે અન્ય છે મુનય સુત પરાવર વિદો વિધુ ત્યાં સૂત એમ સંબોધન એમનું કર્યું પ્રશ્ન કરનાર એમને સૂત તરીકે સંબોધીને કહી કહી રહ્યા છે ત્યાં જે શાસ્ત્રો ગણાવ્યા છે કે તમે આટલું આટલું બધું જાણો છો પુરાણ ઇતિહાસ ને આખ્યા ને ધર્મશાસ્ત્ર અને બાદરાયણ પાસેથી પણ તમે આ બીજા ગુરુઓ પાસેથી આ બધું જાણ્યું છે પણ વેદને મૂકીને વેદ નથી જાણ્યો એમ એના માટે સૂત સંબોધન છે કેમ કે નો વેદાધ્યયનમાં અધિકાર નથી આમાં જે જે ઋષિઓએ કર્યું છે એટલે શુદ્ધ તરીકે પહેલા તો આગળના શ્લોકમાં એવું આવ્યું છે કે ભગવાનની કૃપા આપી એટલે શુદ્ધને મોક્ષ નું જ્ઞાન થયું ભગવાનની ઈચ્છાથી બાજરાને લીધે જાણતા તો એ સુખ જાણતા હતા અને પછી બીજા શ્લોકમાં એટલે પ્રશ્ન એ શું જેવું કીધું છે એટલે એમાં ભાઈનો અધિકાર કેન્સલ થયો છે શું કેન્સલ થયો ક્યાં એ તો કેન્સલ નહીં એટલે જે જે સિવાયનું એવું કર્યું એટલે એટલે સૂત જે છે એ તો શુદ્ર છે એને કારણે એમનો વેદાધિકાર છે જ નહીં એમનો એમ પણ તેમ છતાં પણ અહીંયા એમની યોગ્યતાનો વિચાર કરીને આઉટ ઓફ ધ વે જઈને એમને મોક્ષ શાસ્ત્રનો જ્ઞાન કરાવ્યું છે એટલા માટે એમ કહ્યું કે જો ગુરુ પોતાનો પ્રિય શિષ્ય હોય તો એના સામે જે ગોપ્ય વસ્તુ છે એ પણ એને કહી દેતો હોય છે એમ સુખજીને પણ જે ગુપ્ત જ્ઞાન છે એમના માટે એ પણ એમને કહી દીધું છે એટલે જો શ્રેષ્ઠ હોય ગુરુ તો અધિકાર કોઈના અંદર ન હોય તો પણ એની અંદર અધિકાર સ્થાપિત કરી શકે અહીંયા ગુરુની કૃપા જે છે એ બતાવી છે કે એમણે અનધિકારી હોવા છતાં પણ એમને અધિકાર સંપાદન કરી આપ્યું છે હા એટલે આગલા શ્લોકમાં પણ કહ્યું ને કે બાદરા ઘણું તપ કરેલ હોવાથી તેને અધિકાર પ્રાપ્ત કરાવવાની શક્તિ હતી એટલે બાદરાયણે એમને અધિકાર પ્રાપ્ત કરાવીને પછી એમને જ્ઞાન આપ્યું છે અને એટલે ગુરુ પોતાના શિષ્યને આવી રીતે અધિકાર યોગ્યતા એની પ્રાપ્ત કરાવીને પછી એને જ્ઞાન આપે છે આ ઉપર આ કહ્યું ને આમાં સમજ ના પડી મને ઉપર ચોથી ઉપ ગયા નથી એમ જણાવવા તત્વથી શબ્દ યોજે છે હા એ સમજાયું આ કહ્યું છે ને વેસત્વમ સૌમ્ય સત સર્વમ તત્વત તદનુગ્રહાત એટલે તેમની કૃપાથી તમે આ બધું તત્વ થી જાણો છો હા એટલે થી આ વાતને સમજો છો ખાલી છબછબિયા નથી કર્યા તમે હા કરો એવી રીતે સર્વ જાણનાર હોવા પરનું કહીને આરંભમાં નીચેના શ્લોકથી ફળ સંબંધી પ્રશ્ન કરે છે એટલે સુખ સર્વજ્ઞ છે એવું જાણીને હવે ફળ સંબંધી પ્રશ્ન કરે છે પૂછ્યું તત્ર તત્રા જતા યુષ્મન ભવતા યદ્વી નિશ્ચિતમ ઊંચા મેં કાંતત શ્રેયસ્તન્ન સંસુસિતુ મહર્ષિ એ આયુષ્ય તે શાસ્ત્રોમાં સરળ તમે પુરુષોના જે નિયત કલ્યાણનો નિશ્ચય કરેલો છે તે અમને કહો એટલે ઋષિઓ સુજીને કહે છે કે ભાઈ આ બધા શાસ્ત્રોમાંથી તમે જે સરળપણાથી ફલનો નિશ્ચય કર્યો હોય એ નિશ્ચય કરેલો હોય તે અમને કહો ફલ પ્રાપ્ત કરવા માટે સાધન શોધવામાં આવે છે તેથી શું ફલ છે અને શું ફલ નથી એવો વિચાર થાય છે એટલે કોઈ બી ફળ પ્રાપ્ત કરવું તો એનું સાધન શું છે એ પહેલું જાણવામાં આવે છે અને સાધન કર્યા પછી શું ફળ છે અને શું નથી એનો વિચાર કરવામાં આવે છે આભાથી અથવા મુક્તિ ફળ છે કે બીજું કાંઈ આ સર્વમાં દોષો હોવાનું દોષો છે ને આગળ કહેવામાં આવે આબાદી બીજું કહી આબાદી અથવા મુક્તિ આનું ફળ તેઓ પ્રશ્ન કરે છે આ સર્વમાં લોચો હોવાનો એટલે તેને શું કહેવાય એટલે અહીંયા જે ફળના રૂપમાં અભ્યુદય અને નિશ્ચય એને શાસ્ત્રમાં ફલ કહ્યું છે અભ્યુદય એટલે ઐહિક ઉત્કર્ષ અભ્યુદય એટલે પારલૌકિક ઉત્કર્ષ પણ એ બંને પ્રકારનો ઉત્કર્ષ અદોષ છે એ આગળ કહેવામાં આવશે ફળ સંબંધી સંજય હોવાથી પ્રશ્ન કરે છે એટલે આપણે જે કીધું કે આલોક પલ્લવ ચૂર્પ છે એમાં જે દોષો છે તો પછી ફળ સંબંધી સંજય ઉત્પન્ન થાય છે છતાં પણ પ્રમાણના બલના વિચારથી તેનો નિર્ણય કરવો જોઈએ એટલે આમાં પ્રમાણ શું છે એનો બલનો વિચાર કરી અને ફળનો નિર્ણય કરવો જોઈએ તે અજ્ઞતા ગ્રંથોના સરળપણાથી શબ્દથી કહે આયુષ્યમાન સંબોધનને આશીર્વાદ આપે છે ગ્રંથોના સરળપણા શબ્દથી એ આયુષ્યમાન સંબોધનથી આશીર્વાદ આપે છે એટલે હા અથવા ભય ન હોવાનું સૂચવેલું છે એટલે આ જે ઈશ્વરે આશીર્વાદ એમને અહીંયા ફલ સંબંધમાં પ્રશ્ન કરી રહ્યા છે કે તમે અમને શાસ્ત્રોમાં સરળતાથી તમે જે નિર્ધારણ કર્યું છે કલ્યાણના સ્વરૂપનું એ તમે અમને કહો શાસ્ત્રમાં કલ્યાણ કોને કેવું એ તો ઋષિ મુનિઓ માટે તો કઈ આ પૂછવા જેવો પ્રશ્ન નથી કેમ કે અભ્યુદય અને નિશ્રેયસ એમાં બધાનું કલ્યાણ છે એ કોણ નથી જાણતું એટલે આ લોક પણ મારો સુધરે પરલોક પણ સુધરે આનાથી વિશેષ બીજું ફલ શું હોય તેમ છતાં પણ એના સંબંધમાં એ પ્રશ્ન કરી રહ્યા છે એનું કારણ એ છે કે એમને સંશય છે કે આમાં પણ કંઈક ગોટાલા હોઈ શકે છે અભ્યુદય અને નિશ્રેયસના ફલ હોવામાં એ સંશય છે એનું નિરાકરણ આપણે આપણા મનના વિચારથી કરીએ એ તો ઠીક નથી પ્રમાણબલથી કરવું જોઈએ તો પ્રમાણબલથી કેવી રીતે કરવું તો એના માટે કહ્યું છે કે તમે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલું બધું એમાં જે તમને બહુ સહજ સરળતાથી તમને જે જણાયું છે એ અમને કહો અહીંયા એમને આયુષ્માન એવી રીતે સંબોધિત કર્યા છે આ ઋષિમુનિઓએ પ્રશ્ન કરતા સાથે સાથે સુતજીને આશીર્વાદ પણ આપી દીધા છે અથવા ઋષિઓ છે એ સૂતજીના કરતા એમની કક્ષાથી ઉત્કૃષ્ટ છે એટલે ઉત્કૃષ્ટ હોવા છતાં પણ હીન સૂતજીને આ પ્રશ્ન કરે તો સૂતજીને કદાચ મનમાં ગ્લાની કે ભય થાય તો એમણે સામેથી આશીર્વાદ આપીને એમના ભયને એવી તમે ડરો નહીં અમે જે પૂછીએ છીએ એનો તમે જવાબ આપો એટલે સુજીને આ લોકો જે રીતે જેને સંબોધન કરીને નિશ્ચય વિશે પૂછવા માટે આ બધા સંબોધનો બને છે ગુરુવ પરસ્પર વચ્ચે હોય સતાપન દીક્ષા લેવડ કરાવવાને લીધે પોતાને મે નિશ્ચય કરવાનો સંદર્ભ છે એમ સમયનો નિશ્ચય કરેલો છે એટલે આ આગળનો આપણે જે પળ કીધું એમાં મધ્યસ્થ બી હોય પરસ્ત પર પણ સુચ્છી જે નિશ્ચય કરેલો હોય બુદ્ધિના નિમિત્તે શુદ્ધિ એ પ્રમાણે છે એટલે એટલે એનો જે શબ્દોથી ગયેલું છે એટલે તમે જે નિશ્ચય કરેલો છે એ કહો એવું કલ્યાણ મનુષ્યનું સુજીવન પુરુષોનું એટલે સ્વતંત્ર જીવોનું નિયત કલ્યાણ એટલે કોઈ પણ સમયે સર્વ જીવો વિશે કલ્યાણ પણ ન થતું હોય તેવું કલ્યાણ એવો અર્થ છે એટલે આ કલ્યાણ એવું કલ્યાણ નિયત કલ્યાણ છે કે કોઈ પણ સમયે એ કલ્યાણનો એ સજવું ના જોઈએ એ કલ્યાણ પરમાનન્ટ રહે એ રીતે તમે જે તમારા મનથી નિશ્ચય કર્યો હોય શુદ્ધિને એ રીતે સમૃદ્ધિને શુદ્ધિને તમારા નિશ્ચયનું જે કલ્યાણ લાગતું હોય એ તમે કહો એવું કહેવા માંગો સ્વર્ગમાં રહેનારાઓનું પુત્ર વગેરેમાં કલ્યાણ નથી એવી રીતે મોક્ષ પાવનમાં લાવવાનું સ્વર્ગમાં કલ્યાણ નથી અને ભક્તોનું મુક્તિમાં કલ્યાણ નથી એટલે આ ફળ સંબંધી જે પ્રશ્ન થયો એમાં કે છે કે સ્વર્ગમાં રહેતા હોય સ્વર્ગમાં રહેતા હોય છે એમનો પુત્રોમાં કલ્યાણ નથી હોતું જે ભક્તિ કરતા હોય છે એમને મુક્તિ નથી જોઈતી એટલે મુક્તિમાં કલ્યાણ નથી હોતું અને જે મુક્ત પામેલા હોય છે એ ન થાય છે એટલે એમને સ્વર્ગનું જવાનો કોઈ એમનો હેતુ સરખો નથી તેથી સર્વનું નિયત કલ્યાણ શું છે એવો અર્થ છે કે નિયત કલ્યાણ અમને કહો એટલે આ રીતે બધાનું નિયત કલ્યાણ ટોટલ સ્તર શું આવે છે એનો એ કલ્યાણ તમે તમારા માટે શું છે એ તમે નિયત કરીને અમને કહો એ રીતે કહેવા આમાં કોઈને છે કઈ દીદી અહીંયા જે નિયત કલ્યાણની વાત કરીને નિયત કલ્યાણનો નિશ્ચય કરેલો છે તો થી નિશ્ચય તો ખ્યાલ આવ્યો પણ નિયત કલ્યાણ એ અહીંયા મૂળ શ્લોકમાંથી આ પદ કેવું શ્રેય જે વાત કરી એના માટે નિયત કલ્યાણ શબ્દ વાપર્યો છે એકાંત એકાંતત એના એ નિયત કલ્યાણ માટે એકાંતત કહ્યું છે જી જી જી લખીએ તો અહીંયા રાખીએ આજનો ક્રમ હવે પછી શ્યામદાના વચનામત કાલથી કદાચ આરંભ થાય